ઉત્પન્ન થાય અને સહજતાથી આપડે આવડો મોટો ભાગ એ સહજ અરે ખરેખર સહજતા જ જોઈએ તો સહજ છે આ બધા નીકળી ગયું ટકા નીકળી ગયું તમારા જેવા ભૂત કોઈ કાઢી જગ્યા નહીં આગળ ભૂત નહીં નીકળ્યા ભૂતા વર્ગા કેટલા બધા તમારી જુઓ જરા ભૂતો મને ભૂત થઈ ગયેલું સભ્યતા થઈ ગયેલું વાંચી ગયેલું નહીં સભ્યતા કરેલી છે ખરી એવી તો ખરી અનુભવેલી ખરી પણ આ કામ થઈ ગયું બધું નીકળી ગયું તાર સિદ્ધાર્થમાં આવ્યો શું છે હકીકતમાં વાસ્તવિકમાં વાસ્તવિકમાં શું છે આ ભ્રાંતિ થી બધા જ જતું દેખાય બરોબર વાસ્તવિકમાં એટલે લક્ષ્મી ધન દોલત સંપત્તિ વાસ્તવિકમાં હા વાસ્તવિકમાં લોકોને એ દેખાય અત્યારે પણ દાદાની જાત જતું દેખાય છે વાસ્તવિકમાં શું છે વાસ્તવિકમાં ન હોવું જોઈએ ભ્રાંતિ જે થાય એટલે ન હોવી જોઈએ સ્વરૂપનું દર્શન સ્વસ્વરૂપ दर्शन स्वस्वरूपनु दर्शन हाउ જોઈએ বাস্তবিকમાં સ્વस्वरूपનું દર્શન હોવું જોઈએ বাস্তবিক સ સ્વस्वरूपનું દર્શન હોવું જોઈએ ઓય મને કામ લાગે ને જગત ખરેખર કે જે বাস্তবিক અહ ઠીક છે ભ્રાંતિ નથી જગત જગત સત્ય છે એનાથી સત્ય છે જગત શું છે કે આવતું નથી આ બીજું દર્શન દેખાય છે બધું વિસર્જન છે અને કરતા સિવાય વિસર્જન કેવું વિધર્મ કરતા હોય કરતા સિવાય માં વિસર્જન છે આ જે દેખાય છે બધું આ બધા દવા ઘા બધું જે લગ્ન બગ્ન કરે બધું વિસર્જન સાધુ ભક્તિ કરે ભક્તિ કરે બધું વિસર્જન દાદા જન્મ જન્મ ઉત્પત્તિ એ સર્જન નહીં જન્મ ઉત્પત્તિ એ સર્જન નહીં જન્મ થાય ઉત્પત્તિ થાય એ સર્જન નહીં વિસર્જન માં કોઈ કરતા નથી નિરાશ છે સર્જન માં કરતા છે કરતા છે સર્જન માં ફૂલ માસ ખીચડી બનાવી આપણે કઈ કાલે આ ચોખા એટલા ખીચડી બનાવી દે તર ના બને મારે શું કરતા નથી ફોન કરતા નથી તું સાથે છે સાધન છે તો તું આ કરી શકું છું અહંકાર કરે છે પણ બીજી વસ્તુ નો સાધન લઈ અને પોતે કરે છે અહંકાર સર્જન કરે છે અને નિરહંકાર વિસર્જન કરે છે જો નિરહંકાર માં જો વિસર્જન માં અહંકાર ના કરે અહંકાર વગર વિસર્જન હોય તો મોક્ષ છે અને અહંકાર સાથે હોય તો સર્જન છે આખા જગત નું નિષ્કર્ષ આટલું જ કહેવા માંગે અને સર્જન તેને વિસર્જન અમે જોયું છે અને સર્જને જોયું ખીચડીમાં કરતા હોય ને ખીચડીમાં બધું સાધન થઈ એ રીતે નૈમિતિક કરતા નૈમિતિક એટલે બીજા સાધન છે તો એ કરી શકે નહીં તો કરી શકે નહીં નૈમિતિક કરતા નો અહંકાર એટલો છે